વધારે ગમે તે ખાવ પોતાની તને નહીં થાય કારણ કે મુસલમાન તો ચિંતા થતી હોય ને સલેમાનને એ પણ સંભળાય તેને પણ કે છે ને સુલેમાને ચિંતા થાય પણ સંભળાય નહીં તેને શું વાંધો કારણ કે આગળ જાડું હોય ને એમનું મુસ્લિમ ખોરાકનું એ ઝાડુ આવે ને તે ચિંતા આરપાર દેખાય નહીં પેલા દેખાય નહીં એટલે સુઈ જાય એનું રાત્રે અને તમારે તો દાળ ભાત નું ને તરત દેખાય દેખાય જાય એટલે ચિંતા થવા માટે ઊંઘો ઉઠી જાય અને સગીઓ નિરાતે થઈ જાય ચિંતા થાય જાનવર વાનર બધાને થાય જે માત્ર ને ચિંતા થાય પણ એ ઝાડુ આપણે ખબર પડે નહીં નહીં આપણે ઝાડું થઈ અને આપણું દાળ ભાત ભાતનું આવરણ ઉગાડો થઈ જાય ઓપન થઈ જાય થઈ ગઈ હોય તો જ માલ પડી જાય એવું છે આખો દાડો ભઠ્ઠીમાં બળ્યા કરે એમ બળ્યા કરે અંદાજના શિક્ષકો બળ્યા કરે શબ્દ વિડીયો મારી તે જમતીને કોઈ ખાધું નથી એના બાપના હમકો ખાધું ખાઈ મારે ઠપકો આલવો પડે પછી જ્ઞાની કોઈ ઠપકો ત્યારે આપે બહુ કરુણા આવે ત્યારે આવે ત્યારે અને પછી જોઈતું નથી શા માટે ઠપકો આપે ત્યારે બધા કોઈ બોલો પડે ટેન્શન પડે બોલો થાય શા માટે ટેન્શનો પડ્યા છે કે ભાઈ આ એના જીવી એને એ માટે બચ્ચાભાઈ શેઠની જોડે જમવા બેઠો હતો ને તે શેઠાણી બે મિલો હતી એમ ત્રીજી બાંધવાની શરૂઆત કરેલી આ શેઠ મિલકતમાં કેવો આવડો બોટો અને શેઠાણી હમ આવીને બેઠા જમવા બેઠા હતા એમ કહ્યું શેઠાણી કેમ છે હમ આવીને બેઠા તમે કારણ કે રીતે જમતા નથી કોઈ દાડો <laughs> કે ના કરીશ મેં અક્કલ નાખો ખરા તમે છો આ ભાઈ થતું કેવાય કે આજે પાંચ રીતે જમો શું કેવાય જમો તો હિતનું કહેવાય છે તે તમને સમજણ ના પડી કે અમારા હિતનું કે છે કે હિતનું કે છે ભાન નથી તેથી તમે એને અક્કલ ગણી કહો છો અને તમારો કોથળો નો કોથળો વેચવા જે ચાર નાની આવે બજારમાં નાનામી કાર છે તે કરીએ શું કહ્યું ચાર ના કોથળો વેચશે છે નહીં એ ભાઈનું શું ખોટું કે ભાઈ હિતનું કહેવાય છે કે હિતનું કે આપણે ના ખોટું જોઈએ કેટલી પાંચમું તમારું કહે છે કે આપણને કેતરે સારું કહે છે આ તો ઉડતો અવળું બોલો પછી મેં કહ્યું શું શું છે આ કહેવા માગે છે તમે સમજ્યા કે હા હું સમજી ગયો કારણ કે હું ખાતી થતે મારું સ્થિત થતે ત્યાં જતી રહેશે કારણ કે તમને તમારે ખીચડી વાત સમજણ કાઢું ટકા કહ્યું આ ખાવાની થાળી અહીંયા આવી એ પ્રાપ્ત વસ્તુ કહેવાય શું કહેવાય પ્રાપ્ત પ્રાપ્ત પ્રાપ્ત એટલે આપણી પાસે જ આવે એ થાળી એ થાળી ઇટસેલ્ફ કે છે કે તમે આવે મારો જન્મ ભોગવો ભોગવો શું કે છે ભોગવનાર અને મિલ પ્રાપ્ત નથી મિલ તો હજુ સાત મહિલ સ્થિતિ છે આ તો આ પ્રાપ્ત છે એને ભોગર હું આ પાછળો થઈને તું મિલને તારા બાપે છું દાખી પછી શેઠને ખબર પાડી એ બીજું તો નુકસાન શું છે પણ આ જમતી વખતે જીત જો એબસેન્ટ રહે તો પછી હાર્ટ ફેલની નિશાનીઓ થઈ ગઈ તમારે <laughs> જમતી વખતે અસર ના રહેવું જોઈએ જમતી વખતે સીધે અસર ખલાસ આ વકીલો બધાને અસર રહેશે કઈ જાતના ચક્કરો છે જમતી વખતે દેહ અહીં છે તો પછી ચિત્તને જ્યાં દેહ ચિત્તને રાખવું પછી જે થવાની છે કોર્ટમાં થશે એની ફિકર શું કરવા કૃષ્ણ ભગવાને થતું કહ્યું છે કૃષ્ણ ભગવાન કે ભાઈ પ્રાપ્તને ભોગવો પ્રાપ્ત ની ચિંતા ના આ ખાવી એના આખો બચી ચકડી બપાય કરુણા આવે એના કરતા મજૂરો હારા બચારા કે કોઈ જાતની ચિંતા નહીં એને દુઃખ વેદનાઓ બધી બહુ ની વેદના આ શિક્ષક કરુણા નથી પૂન કહેવાય બંગલા હોય મોટરો હોય ગાડીઓ હોય બિચારા આખો આખો દાડો કઈથી કોનું લઈ જવું કઈથી એ પુણ્ય પાપાનો બંદી પણ કરાય એટલે પાપ નવા પાપ ભેગા કરી રહ્યો છે જૂના પુણ્ય બગડી રહ્યો છે શું કહે છે આવતા ભવન માટે શું કરી રહ્યો છે પાપ પાપને ગ્રહણ કરી રહ્યો છે તમે કમાણી કરી રહી અને આ જૂનું પુણ્ય ભોગવી રહ્યો છે એટલે હું તો આ આ કોયું અને આવતા ભવનો પાપ બધે કરવી માર્યો ગયો બે બાજુ વાસી ખાધું ને ભૂખે મર્યો વાસી ખાધું ને ભૂખે મર્યો હા આપણે વાસી ખાઈએ છીએ તેને અવતારના પુણ્ય કરેલા અત્યારે ખાઈએ છીએ અને કઈ કરતા નથી એટલે ભૂખે મરવાનું વાસી ખાધું ને ભૂખે મરે અને મનુષ્ય કેમ કે મારું હિત શેમાં અને મારું હિત શેમાં વિવેક નથી કોઈ પણ જાતનું મનુષ્ય કેમ કે જે લક્ષ્મીની પાછળ પડ્યા છે આખું જગત એ લક્ષ્મી નિયમના આધીન છે શું છે નિયમ એ ગપું નથી એ પાછળ પડે તેની થતી નથી અને ના પાછળ પડે તેને રખડાઈ મારતી નથી ના પાછળ પડે તેને રખડાઈ મારતી પાછળ પડે તેની થતી નથી એ નિયમ ના આધીન છે શું પણ સમજતા નથી પાસે આખો લડો તેથી મારે કહેવું પડે છે કે મારા લક્ષ્મી એકલાની પાસે આ મકાન છે તો બધા ખૂણાથી ગુંજાવ આવી ત્યાં ગુંજો સાફ થયો કહેવાય આ એક જ ખૂણો વાર વાર કર્યા કરીએ લક્ષ્મી એકલાનો ખૂણો વાર વાર કરીએ તેથી અમારે કહ્યું છે કે લક્ષ્મીનો ખૂણો વાર જે આ છોકરાના સંસ્કારનો ખૂણો વાર જે આ તારા દેહ નો એટલે તારા તારી જે તંદુરસ્તી માટે ગુણો વાળજે આ તારી તારી આગળ નો ગુણો વાળજે આ બધા ખૂણા વારી કામ કરજે આ એક જ ખૂણા ના પડી માર્યા ગયા આ જગત સી રીતે ચાલે છે હું ચાલુ હું જાણું છું કે કોઈ જાતની વરીજ કરવા જેવું આ જગત છે અને વરીજ કરે છે ને કે ભગવાને એમને પહેલા નંબરના અહંકારીઓ તરીકે વર્ણન કર્યું પહેલા ના ફર્સ્ટ ક્વોલિટી હિરોઇઝમ દ્વારા એમાં શું ચક્કર શું ચલાવવાનું છે તમે હરી કર્યા કરો કારણ પોતે ચલાવના ના ચિંતા કરો કઈ જાતના ચિંતા કરે આ ચિંતા કરવાથી જેવું જગત ન આવે ભોગવને પ્રાપ્ત બગડી જાય છે સમજ આ તો જમતી વખતે હોય ક્યાં ગયા છે એક વાત અમારી વિનંતી શું કહેવી છે ત્યારે કહે છે કે આપ સ્ટેટ કશે છે પણ માત્ર કાઢી નાખવા જેવા છે ના બોલાય આવું ચકાટ હોતી એનો તું પગાર કોઈ ના બોલાય આવું કેમ બોલાય આપણે કોઈનો પગાર ખાતા ત્યાં સુધી એનો ભલે છોડી દીધા પછી તાર અત્યારે એનો પગાર સિન્સારિટી જોઈએ ને અત્યારે જેની ચા પીધી તેના માટે તેને ભાવ કેમ બગાડે પણ આગળ સિન્સર એટલે મેં કહ્યું કે આવું ના બોલાય નોકરી જોડ્યા પછી થઈ ગયેલા છે કારણ કે ભગવાનના આ કેનાલનો સેશી કેરાતો છે કે સેશી છે સેશી ને સેશી ફોન છો કે આ કેવાનું લોકો મત પાકરે કે કેનાલ સેશી કુનિશાન છે કે કેની છે કે જે જો દુખાને હેલ કરે છે ઉંકે સંબેના સંબેન આપે છે ઝગડા કાટ કાતાને ઢગલાથી લૂકતે કરે છે સર્વમી દુખનો મારે કોઈ ખેતને દબાવું આપે છે આરા કે છે તે છે કેવા અને ઝઘડા બે કરતા કરતા આવ્યા હું બે જણ ઝઘડા કરતા આવી બેને કે તમે આવજો ઘેર બપોરે પેલા ને કે તમે આવજો બે ને ભેગા કરે ભેગા કરી અને ઘરમાંથી ચા મંગાવી ચા નાસ્તો કરાવડાવે ઠંડા પાડે પછી વાત સમજ પાડે પછી વાત સમજ્યા પછી એના સમાધાન થાય જોડે પોતાનું કરતા જમાડે હારે સમાધાન કરીને કાર્ય એવા લડાઈ લડાય બુદ્ધિ બુદ્ધિ એટલા પ્રકાશ કહેવાય તે આપણે ખાના લઈને જતા હોય તો કોઈ અજાણ્યા માણસ આપણે ધરવું જોઈએ તેના બદલે અજાણ્યા આપણે કંઈક ધ્યાન આપવું તો એના જેવું મુખ્ય કહેવાય બુદ્ધિ પ્રકાશ કહેવાય ત્યારે લોકો બુદ્ધિથી તો ટ્રીકો કરવા વાળી રાખે છે હવે ટ્રીક કરવા માંડી બધા બુદ્ધિ વાળા ઓછી બુદ્ધિ વાળા લૂંટી લે નથી લૂંટી લેતા હા લે એમાં હિંસા કરે આ તો પ્રગટ હિંસા કરે બુદ્ધિથી હિંસા કરી મન વચન કયાથી દેશથી હિંસા કરતા હતા પહેલાં હિંસા કરતા હતા મનથી હિંસા કરતા હતા પણ આ તો બુદ્ધિથી હિંસા એટલે નટલા કાઢી બુદ્ધિ તે દુરુપયોગ કર્યો બુદ્ધિ પ્રકાશ પ્રજાને આપવા માટે આપણું પોતાનું નુકસાન થયું ખરા રહેવું પડે અને હું દીકરી ધૂળ ચાલુ જરા થઈ કેવા જોડે જમાડતા હતા એની કીર્તિ કઈ કીર્તિઓ કીર્તિઓ આ તો અકીર્તિનો ભાગ નહીં અકીર્તિ એટલી બધી વધી ગઈ બંધ કરી બંધ કરી નિયમ હજાર રૂપિયા ખર્ચા છે સત્સંગની પાસે અત્યારે આ બધો ખર્ચા એમનો છે પચાસ પાંચ રૂપિયાનો ખર્ચ થાય સાઈડ એનો ખર્ચો થાય પુસ્તક પુસ્તક આકાર આપણે ને પુસ્તક છપાવડાયો ખર્ચા અને બે ગાડીઓ મૂકી છે

એટલે નાખવું હોય તો સાગર એટલે એમના ફાધર અમે અમારા કાગીદાને વર્તાવતી લક્ષ્મી બહુ બને આપણે એ લક્ષ્મી ક્યાં ગઈ કયા ખાતે ગઈ ભલે ગઈ એના માટે કઈ કેટલી ગઈ તપાસ કરી આવે મને ધર્મ તો થયા નથી આપણા ચાલો હજાર બે હજાર ક્યાં ગઈ ટકા માં ગયું <laughs> લક્ષ્મી તો પોતાની તારીખ આપી હશે તો આ લોકો તમારા ભાગે ચારો ને ના અને મારે જ્ઞાન <laughs> તો નહીં ના <laughs> અમારે કહીએ એટલે અમારે સુધી કહેવાનું કે મામાની બોલમાં સચ્ચું ઘર આપણે કઈ વગે લાગે ઘર આપ્યું સચ્ચું ઘર છે ઘર તમારું અને જયારે જવાની તૈયારી બતાવે ને પડી જાય ઘણા ખબર ના પડે કોઈ પણ ચીજ પોતાનો તિરસ્કાર થાય પછી કેવું છે એટલું મિત્ર કરતા એટલા ના થવાય પ્રત્યક્ષ સરસ્વતી સાંભળી પ્રત્યક્ષ સરસ્વતી દર્શન તો બહુ ઘણા પોતાનું તેને અમારા તો માતાજી જોઈને બધા જગત માં હોય બાદશાહ હોત ને <laughs> બાકી એક એક પદ એને બનાવ્યું છે એમાં અમે એક ચેકો મારવાનો કહ્યો નથી કે જે બનાવેલા છે એક ચેકો મારવાનો કારણ કે અને હાથનું ક્યાં તમને નીકળેલી છે અને આ મૂક્યા પછી આ સરસ્વતી એક ભૂખ નું દુઃખ પછી પછી મારે ત્યાં કઈથી વધારે ત્યાંથી ખોડા મને કહે સાહેબ તમે એકલા જ આવું કે નારા મજા કરશે બધા તો મને એમ કે છે મેં બેસીને

એટલે ખાધું નથી ઘોડે ચા નાસ્તો કર્યો નથી <laughs> ચાલે શું કરે એનું પૂછવા જ નહીં મિયા મિયાને માથે એ પડેલો ને મિયાને માથે પડેલો મિયા એના માથે ઇન્કમ ટેક્સ વાળો કાગળ છો તેની પર ભાવ વગાડે કાગળ ક્યાં હોય હવે તેમાં આગળ આવા ભાવ કરેલા હોય છતાં હકીકત નીકળી રીતે હોય છે ઘણા ખરા નહીં રિફંડ આવે રિફંડ આવે <laughs> પાડવું આ જે સ્વરૂપ પ્રગટ થયું એની બિલીફ બેઠી છે હવે વર્તનામાં આવવાનું થોડું બિલીફ બેઠા પછી આ પરિચય થાય ને આ વિદ્યો વિદ્યો કરેલે જ્ઞાન પ્રગટ થયા કરે પછી વર્તનામાં આવે બિલીફ અને જ્ઞાન નો ગુણાકાર થાય એનું નામ વર્તના વર્તના એટલે કરવી ના પડે બિલીફ અને જ્ઞાન નો ગુણાકાર એનું નામ જ વર્તના સરવારો એ જ વર્તના આ લોકો તો વર્તના પોતે કરવા જાય શું બિલીફ બેસાડવાની છે કોઈ પણ વસ્તુની જે રચના કરવી હોય તો બિલીફ અને જ્ઞાન કરે એટલે વર્તના ઉત્પન્ન થાય બિલીફ એટલે શ્રદ્ધા જે શ્રદ્ધા હોય ને અત્યારે એને પોતાને ખાતરી થાય કે આ રસ્તો સ્ટેશનનો છે એટલે શ્રદ્ધા પહેલી રહેશે પછી એને જ્ઞાન ની તપાસ કરે કે અહીંથી આગળ ક્યાં વાંકું છે કે એ બધું એ બે બેઠું ચાલવા મળે નિયમ થી જ્યાં સુધી મત બેસે નહીં બિલીફ બેસે ને ત્યાં સુધી ઉકેલ જ એટલે આ રાઈટ બિલીફ બેસી ગઈ આ રાઈટ બિલીફ બેસી ગઈ રાઈટ હવે આને શુક્લ ધ્યાન કર્યું છે ભગવાન શું કર્યું છે આ કાળમાં જૈનો કહે છે શુક્લ ધ્યાન થતું જ નથી બધા શાસ્ત્રકારો બધા વેદાંત કે શુક્લ ધ્યાન થતું નથી આ અક્રમ છે માટે જ થયું છે આ સમજ ને અક્રમ ક્રમિક માર્ગમાં થતું નથી આ અક્રમ છે એટલે થઈ ગયું શુક્લ ધ્યાન શુક્લ ધ્યાન એટલે આત્માનો શુદ્ધ ઉપયોગ ચાર પ્રકારના ઉપયોગ આપવાના આત્માના ચાર પ્રકારના ઉપયોગ એક તો અશુદ્ધ ઉપયોગ અશુદ્ધ ઉપયોગ જે માણસ પોતાને એક માણસને તમે અહીંયા આગળ ખેર અપમાન કરો તે ખાલી અપમાન માટે આખા ગામના બાળકને લે તે અશુદ્ધ ઉપયોગ કરાય શું ભાઈ છે ને એમ અપમાન કર્યું તેનો બધો અમુક જ હોય કઈ મૂળા ના ચોર ના મારું ગામ ની બાળવાનું બીજા લોકો બીજા લોકો શું ગુનો કર્યો અનર્થ દંડ કરે અનર્થ એટલે પોતાનો ફાયદો હોય નહીં અને બીજાને નુકસાન કરે એને અશુદ્ધ ઉપયોગ કર્યો ભગવાને શું કર્યું પોતાને કઈ ફાયદો ના હોય ફાયદો ના કરે શું કરે આમ કરે છે આ શિકાર કરે છે ને એ ખાલી શોખની ખાતર હું બીજા કઈ રમકડા બનાવીને પછી તો શોખ સારો કહેવાય આ રમકડું નથી આ એ અનર્થદંડ કહેવાય કેવું અશુદ્ધ ઉપયોગ કહેવાય નર્કગતિનું કારણ છે એ રાક્ષસી ઉપયોગ કહેવાય નર્ક ગતિનું કારણ છે બીજો અશુભ ઉપયોગ અશુભ ઉપયોગ એટલે શું કે હૈણું તો મારી લાવે છે પેલો પેલો શિકાર કરી મારે છે અને પેલો મિયા હૈણું મારી લાવે છે પણ મિયા ભાઈ શું કે છે મારા છોકરાનો બઈ મંડી છે એટલે નહીં તો હું ના મારું અત્યારે કોઈ જીવને મારી શું કામ છે કે છે પણ આ છોકરા બૈરી મંડી છે કે ના મારું સારું છે એટલે લાવ્યો છે એટલે એના અર્થના માટે લાવ્યો એના માટે અર્થને માટે કે પોતાને ઘેર જરૂર છે માટે મારી લાવ્યો એટલે અશુદ્ધ થયો એનો જ ઉપયોગ હમણું પેલે માર્યું તે અશુદ્ધ થયો ઉપયોગ અને અહીંયા આગળ એના આ રીતે માર્યું તે અશુભ ઉપયોગ થયો કહેવાય એ અશુભથી જનાવાની ગતિ આવે એ થોડી ને હવે બીજા માણસે હણું મારી લાવ્યો ક્ષત્રિય તો તે એના ઘર બહુ મંડ્યા હોય ઘરના ત્યાર પછી મારી લાવે પણ મનમાં બહુ ખેત થયા કે બધું આ જીવતા પ્રાણીને કેટલું તલફડતું હતું બિચારું મેં ખેત થયા કે મારા પછી કરે આવું કેમ મારાથી થાય છે મારે આવું ન કરવું જોઈએ એને પસ્તાવો કર્યો એની ક્રિયા એની જ છે એને ફક્ત પસ્તાવો કર્યો એની એ શુભાશુભ ઉપયોગ થયો બે ભેગો થયો મિક્સર થયો અશુભે કર્યું અને શુભે કર્યું ખબર પડે ને કે મનુષ્ય ગતિ આવે જોડે જોડે આપણું શુભ કર્યું પસ્તાવો કર્યો હોય ને તો મનુષ્ય ગતિ આવે ખબર પડે ને અને શુભ ઉપયોગ એટલે શું કે દરેકના ઓર્ગનાઇઝિંગ નેચર દરેકના હિતના માટે સેવા ભાવમાં ફરવું એનું નામ શુભ ઉપયોગ આખો દાડો ના રહે માણસને પણ અમુક કાળ સુધી સુખી ઉપયોગી ઘણા માણસો છે હોય છે પારખાના માટે જીવે એવા માણસ હોય છે એને આત્માનો શુભ ઉપયોગ કહેવાય શુભ ઉપયોગ બધી ભ્રાંતિ બધી કહેવાય અને એનાથી જ્ઞાનીપૂર્ણ શુદ્ધ ઉપયોગ એટલે પોતાના દર અસલ સ્વરૂપનો ઉપયોગ દર અસલ સ્વરૂપનો ઉપયોગ એ શુદ્ધ ઉપયોગ શુદ્ધ જુએ અને પોતે શુદ્ધ દેખાય અને પોતે શુદ્ધને શુદ્ધતા અનુભવે એ શુદ્ધ ઉપયોગ પછી કર્મના બંધ બંધાય આવે કર્મ ચાર્જ ના થાય ડિસ્ચાર્જ થયા કરે આ ત્રણ બેટરીઓ છે તે એક ડિસ્ચાર્જ થયા કરશે ને બીજી ડિસ્ચાર્જ થયા કરશે જ્યાં સુધી ભ્રાંતિ છે હું કરતા છું ભાન છે ત્યાં સુધી નવી ચાર્જ થયા કરશે જૂની ડિસ્ચાર્જ થયા છે ત્યાં ભગવાન હાથ ગાલતા નથી એમ કે ચાર્જ જ થયા ચાર્જ ડિસ્ચાર્જ ચાર્જ ડિસ્ચાર્જ એટલે આ છે ડિસ્ચાર્જ એટલું રહ્યું શું થયું ડિસ્ચાર્જ આ ડિસ્ચાર્જ સુધી કોઈ કઠણ કોઈ મોટો પાપ બધ્યો હોય એમાં કંઈ પૂરો કર્યો હોય તેમ ડિસ્ચાર્જ આપવાનું હોય ત્યારે આ મંત્ર બોલીએ ને ત્યાંથી હલકું થઈ જાય આ નિમિત્ત છે મંત્ર આ ત્રણ મંત્રો ભેગા બોલ્યા વિશ્વદેવ ભગવાને શું કહ્યું કે મંત્રો ભેગા બોલજો અને ડેરા નાખી લેજો કારણ તમારા બધાના વ્યૂ પોઈન્ટ જુદા જુદા છે માટે મતભેદ પડશે માટે ડેરા હોવાનો જુદો લેજો અને મંત્રો ભેગા બોલજો મંત્રો ભેગા બોલશો તો કંઈક લોકોને વિઘ્ન ઓછા થશે મંત્રો હું વાટી લીધા નથી વાટી લીધા આપણે મંત્રો વાટી લીધા એટલે પછી પછી તત્વ ના રહ્યું મંત્રમાં તત્વ રહ્યું નહીં એટલે આને આ શરૂઆત કરી છે ભગવાનનો ઋષભદેવનો જે હતી શરૂઆત કરી એટલે કઈ વિઘ્ન આપવાનું હોય ને મંત્ર બોલાવે આ મંત્ર હવાથી બોલો તો દાડા આખા દામ વિઘ્ન આવતા એટલે અલખો થઈ જાય આવડો મોટો પથરો લાગે ને આવડો વાગે નિમિત્ત છોડે નહીં નિમિત્ત નિમિત્ત નહીં છોડે એ ચાર તો એવું થયા એ ડિસ્ચાર્જ થયા કે છે હા બાકી ખાલી ચાર્જ ડિસ્ચાર્જ છે વસ્તુ આપણે શાસ્ત્રકારે જુદી રીતે બતાવ્યું નહીં એ એમને શાસ્ત્રો કરો ક્યારેય સમજાય નહીં આ તમે જ્ઞાની પુરુષો જાતે જોયેલું શું થઈ રહ્યું છે આત્મા શું છે કેવી રીતે થઈ રહ્યું છે એટલે આપણે તને કહી દીધું ખુલ્લી ત્યાં મને છે કાયમ થઈ બેઠી થયા કરે છે ધૂલી કે ઓટોમેટિકલી ચાર્જ કરે તેનું ડિસ્ચાર્જ થતા થતા ઓટોમેટિકલી ડિસ્ચાર્જ થયા કરે જો કંઈક બ્રહ્મા વિષ્ણુ કોઈને આપવાની જરૂર છે એ તો એ તો સાઈડ સાઈડ ગુણો જ છે અધિપતિ અને તમો પાસે રાત્રે સુઈ જાય ને અજ્ઞાની માણસ ઓળે અગિયાર વાગે ઓળી પછી આપણે જે ગાંડાળો સુઈ જાવ શિયાળો ઓળી પાછા ઊંઘે નહીં પછી મેં યોજનાઓ કરે જયારે યોજના કરે ને ત્યારે બ્રહ્મા થયો કે ભ્રમ તો છે ઘડે ત્યારે ભ્રમમાં થયો ખબર અને એ યોજનાઓ જયારે રૂપક માં આવે ત્યારે પોતે ભ્રમે છે થઈને ફર્યા કરે પોતે ભ્રમ પોતે બ્રહ્મા ને પોતે ભ્રમિત શું કરે ને જયારે યોજનાઓ અમલમાં આવે રૂપકમાં આવે ત્યારે ભ્રમિત થઈને ફર્યા કરે આ મારા સત્તા અમારા મામા અમારા ચક્કર થઈ જગમાં આવો હોય મામા કેવો તમે સમજો ને ભ્રમિત ભ્રમિત નહીં અમારું ભાન નહીં આ આ લેવલમાં જ્યાં સુધી ભ્રમણા છે ત્યાં સુધી એને સંસાર કરવો ભ્રમણા જો અને એ એ ભ્રમણા જો વધી જાય તારા ભ્રમણા અંદર હોસ્પિટલ મૂકવું પડે આ ફર્સ્ટ મેન્ટલ હોસ્પિટલ આ ઉઘારી માટીનું સપનું છે અને રાત્રે બંધ સપનું આવે છે આ ઉઘારી માટીનું સપનું છે આજે તમે જાગ્યા આવે આ સપના છીએ પણ તમે જાગ્યા આ બધું સપનું મારી વાંચ્યું છે કેવું છે આ દુઃખ દુઃખ વેઠો છે તે સપનાનો સુખ વેઠો છે એ સપનાનો જે પેલા સપનામાં સુખ પડે છે ને પેલા સપનામાં સુખ દુઃખ પડતું એવું છે ઉગાડી અને હવે તમે જાગ્યા આ સપનામાંથી તમે જાગ્રત થયા શુદ્ધ ઉપયોગમાં આવી ગયા કામ પૂરું થઈ ગયું થઈ ગયા ઝંડોળીને જગાવે ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ નય તમે તમે જાગો જાગો થાય પછી એ પાપ પાપ છે અને ભેદ ભૂલાય છે આ ભૂલાય છે આવડા કરાવે ભૂલાય ભૂલાય છે આ જ્ઞાની પૂછે પાપ થયા અલગ પ્રકારની એટલી જ આપણી ફાઇલો દુનિયાની બીજા બધા લીધા જ જગત ના લોકો બીજે ના પાડે આમાંથી આટલું જ કેટલું કે એ તરણ કારણ છે કામ છે અને પોતે જોઈને કહી અનુભવની વાત કરી આપવા ના ચાલે એટલે આ તમને પણ લક્ષ્ય જોઈએ અનુભૂતિ થઈ આવે અનુભૂતિ એટલે તમે રાત્રે આમ દાંત કરી હશે તમારે વિચાર ના કરો પણ સંદર્ભ એમ કરે એમ કરે એમનો અનુભૂતિ અભ્યાસ કરતી હોય ગાળો બેસે બધામાં અન્ન અભ્યાસ છે ને અને બધામાં છે બે દિવસ અભ્યાસ કરીએ ને ગાળો એટલે માત્ર વજન મોટા જુદા છે એમાં આપણે શું લેવાનો છે આત્માનો સિદ્ધ કેમ લેવાનો શું બધા સાહેબ સિંહ ઉપર થશે સિંહ જાય પણ જીત જાય ત્યાં આગળ એમને સીધું કેવું મૂક્યો કારણ કે ઉપર વધારે મદ્રાસ હાઈકોર્ટમાં એટલે આપણા અજ્ઞાન આપેલું પછી દાદા નિરંતર રહ્યા કરે પછી ભાઈ લાગ્યા કરે ગમે જાય એટલે પછી એમને કહ્યું હતું એ પ્રમાણે કે દસ દેખાતો નતો દાદા દેખાય એક મહિના સુધી કોર્ટમાં કે મહિના સુધી દાદા દેખાય બીજું દાદા દેખાય છે ઘરનું મળું નથી દેખાયું દાદા દેખાય એ બહુ સુંદર મને ખ્યાલ આવી ગયો પછી ભાઈ ના તમારા ઓફિસર હોય જરા કચરો હોય તેમ <laughs> આત્મા તો છે એટલે આપણે ગુજરાતમાં ને એટલે આપણે એને ગુજરાતમાંથી જોજો ને તમારી જોડે બહુ સારી રીતે બદલ થાય એની અસર પડશે એની અસર પડશે તમે ગુજરાતમાં જોજો કહીએ તો એની અસર પડશે અને આલોચના પ્રતિબંધક છે જરા સમજાવજો તમારી ભૂલ થઈ સાહેબ જરા પછી તમારે શું કરવાનું કે આ ભૂલ તમારી તમારી ભૂલ છે પડી જશે તમે પોતે પોતા ન્યાય પોતે પોતાના એટલે તમે તમે કહો પછી કે આ ભૂલ તમારી સાહેબ તમારી માટે અંદર અને નામનું અતિક્રમણ કરો અતિક્રમણ કર્યું માટે શું કે છે અતિક્રમણ કરી અતિક્રમણ કાયદાની બહાર એનું પછી માટે આ તમે અતિક્રમણ કરો એટલે કંઈ અંદર બધી માફી માંગો એ સાહેબના માફી માંગે ના દે તે રીતે એ છતાં ધન કે તમામ થઈ અતિક્રમણ કરી નુકસાન કરી નુકસાન કરવા માટે ઘરી ખારી આવી ઘરી ખારી પછી આપણે કેવું બધું આ ઘડીનો સુધારા નિકાલ તમે આર્ટિકલમાં ગઈ ના ખાધું નથી પાણી ઉપર પાણી નીકળે કરતી અમે અમારે કડીમાં પાડી રહીએ તમે ભૂવા પાડે કારણ કે આપણને હવે કડી ખાઈ ગયો છે દોવાઈ ગયો એની ચા પીએ તો સારી ચા પીધા પછી થઈ તો સારી ચા પીધા પહેલા ગળે ગળી ચા મૂકી હોય ચા <laughs>